એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ સ્વમીન વાર્તા સાંભળવા આવ્યો છે અરે વાહ ભાઈ સ્વમીનની આંખો તો ખૂબ સરસ છે ને ભાઈ ઓહો હો હો સાંભળો સાંભળો આજે હું તમને બધાને નટવર પટેલની વાર્તા કહેવાનો છું અને વાર્તાનું નામ છે બાળક અને ભગવાન પાંચેક વર્ષનો છોકરો નામ એનું જગુ ખૂબ જ વાત રસ્યો આ સ્વમીન જેવો વાતો કરવી ખૂબ ગમે રોજ રાતે દાદીમાના ખોળામાં બેસીને પરીને રાક્ષસની વાર્તા સાંભળવાની હટ પકડે જગુ તો દાદી માને એકાદ વાર્તા કહે છૂટકો ભાઈ હવે એકવાર પૂનમની રાતે દાદીએ વાર્તા માંડી જગુ તારા જેવડો એક છોકરો હશે તેણે ભગવાનને જોવાની હઠ પકડી બસ એ તો ખાધા પીધા વગર ભગવાનની પાછળ પડ્યો પછી તો ભગવાને થયું કે આમને આમ છોકરું મરી જશે ભગવાનને તો એમ થયું ને છેવટે ભગવાને એને દર્શન આપ્યા હો જગુ જગુએ બાળકનું નામ પૂછ્યું દાદી માએ બતાવ્યું બાળકનું નામ ભક્ત પ્રહલાદ હતું જગુ વાર્તા પૂરી થતા જગુએ માને ઘણા બધા સવાલો પૂછ્યા બોલો સ્વામી દાદી માએ બાળક ધ્રુવની વાત પણ કરી ધ્રુવ તો તપ કરવા જંગલમાં ગયેલો ને તેને ભગવાન મળેલા એવું ઘણું બધું કહ્યું બસ ત્યારથી નહીં ભગવાનને જોવાની તીવ્ર ઈચ્છા થવા લાગી તે દાદીમાને રોજ રોજ પૂછતો દાદીમા ઓ દાદીમા ભગવાન ક્યાં રહે છે દાદીમા કહેતા જંગલમાં જગુ આગળ પૂછતો તે આપણને જોવા મળે ખરા ભગવાન દાદીમાં પણ બાળક જેવા બની જતા અને કહેતા હા જગુ આપણને પણ દેખાય આપણે પણ જંગલમાં જઈને ભગવાનને સાથ દઈને બોલાવીએ તો એ જરૂર આપણી પાસે આવે હો બેટા આ સાંભળીને જગુ તો ભોળા ભાવે કહેતો દાદીમાં હું પણ જંગલમાં જઈશ ને ભગવાનને મળીશ દાદીમાં તો જગુની વાતોને જરાક હસી કાઢતા દિવસે દિવસે ભગવાનને મેળવવાનો ને ભગવાનને જોવાનો જગુનો વિચાર ખૂબ પાક્કો થતો ગયો કે ભગવાનને તો મળવું જ છે એક દિવસ કોઈને કંઈ પણ જાણ કર્યા વગર ગામના પાદરેથી રમતા રમતા એ તો ગામની બહાર નીકળી ગયો મોટેથી રામ રામ રામ બોલતો જાય ને આગળ ને આગળ ચાલ્યો જાય ઉનાળાના દિવસો તાપ સખત પડે જગુના પગ બળે તો એ તો દોડતો દોડતો જાય થોડીક વારમાં એ તો ઉજ્જડ ખેતરોમાં પહોંચી ગયો એક ઝાડ નીચે ઊભો રહી ગયો તાપ અને ખૂબ ચાલવાને લીધે એને તો તરસ લાગી હો સ્વામી ગળું બિચારાનું સુકાવા લાગ્યું અકળાવા લાગ્યો પણ હવે શું કરવું પણ જગુને ભગવાન પર અટલ વિશ્વાસ એ તો પલાઠી વાળી આંખો મીચી રામ રામ રામ જપતો જપતો બેસી ગયો વળી ભગવાનને ઉદ્દેશીને ભગવાનને બોલીને કહેવા લાગ્યો હે ભગવાન ક્યાં છો તમે જલ્દી આવો નહીં તો હું તરસે મરી જઈશ મારે માટે પાણી લેતા આવજો હો પાછા જલ્દી કરો હવે આવો જોઈએ પછી તો તે રડવા લાગ્યો એ જોઈને ભગવાનને એની ચિંતા થઈ આ છોકરો મરી જશે તો મને કોઈ નહીં ભજે મને કોઈ નહીં ભજે જગુની આવી અટલ ભક્તિ જોઈને ભગવાનનું દિલ પીગળી ગયું હો ભાઈ ભગવાન તો પછી સુંદર રૂપ ધારણ કરીને આવ્યા ઘેર ફોટામાં જગુ જોતો હતો તેવા જ રૂપે સામે આવીને ઊભા રહી ગયા હાથમાં પાણીનો લોટો ભગવાનને આવેલા જોઈને જગુ રાજી રાજી થઈ ગયો ભગવાને જગુને પાણી પાયું જગુની તરસ મટી ગઈ જગુ કે ભગવાન મારી સાથે મારે ઘેર ન આવો ભગવાને હસીને કહ્યું ના જગુ તારે ઘેર મારાથી ન અવાય જગુએ કારણ પૂછ્યું કેમ ભગવાને કોઈ જવાબ ન સૂજ્યો એટલે ગપ્પુ માર્યું મને તમારા કૂતરા કરડે જગુ જગુએ આનંદથી કહ્યું હું છું ને સાથે તમને નહીં કરડવા દઉં લો બોલો પણ ભગવાને જગુના માથે હાથ ફેરવતા કહ્યું ના જગુ મને ગામના લોકોની બીક લાગે છે લો બોલો જગુ તો વિચારમાં પડી ગયો ભગવાન થઈને માણસોથી ડરે છે ભગવાનને તો કોઈ ન પહોંચે તો પછી જગુને થયું કે ભગવાન મારે ત્યાં ન આવે તો હું જ તેમને ત્યાં જાઉં તો જગુએ પૂછી નાખ્યું હું તમારે ઘેર આવું ભગવાન જગુના સવાલથી ભગવાન મુંજાયા બોલ્યા ના ના જગુ હજી તો તારે ઘણા વર્ષ જીવવાનું છે મારે ત્યાં આવવાને હજી વાર છે હો તો તો તમે મને રોજ મળવા આવશો ને જગુ બોલો હા ભગવાન કે તું રોજ અહીં આવતો રહે છે હું મળવા આવીશ તમારું ઘર ક્યાં ક્યાં રહો છો તમે જગુએ ફરીથી પૂછ્યું ભગવાને હસીને જવાબ આપ્યો ખૂબ દૂર છે ભગવાન મળીને જતા રહ્યા જગુ ઘેર ગયો કોઈને કયા વગર ક્યાંક જતો રહ્યો હતો એટલે મા બાપ તો ખૂબ ચિંતા કરતા હતા જગુને હેમખેમ પાછો આવેલો જોઈને એ તો આનંદમાં આવી ગયા જગુ ક્યાં ગયો હતો બેટા દાદીમાએ જગુને બાથમાં લેતા પૂછ્યું જગુએ આનંદથી કહ્યું દાદીમા દાદીમા ભગવાનને મળવા દાદીમા અને જગુના મા બાપ હસી પડ્યા જગુએ પડકાર ફેંક્યો નથી માનતા ને ચાલો મારી સાથે તમને હું ભગવાન બતાડું બધાને લાગ્યું કે જગુ તો ગાંડા કાઢે છે પણ દાદીમાને જગુની વાતમાં વિશ્વાસ પડ્યો એ તો બોલા ભગવાન કેવા હતા બેટા પછી તો જગુએ માંડીને આખી વાત વિગતે કહી છેવટે કહ્યું તમારા માન્યમાં ન આવતું હોય તો કાલે આવજો બધા મારી સંગાથે હું તમને ભગવાન બતાવીશ બીજે દિવસે દાદીમાં અને માતા પિતા સાથે સમયસર જગુ પેલા ઝાડ નીચે આવી ગયો જગુએ ભગવાનના નામની બે ત્રણ બૂમો પાડી ભગવાન ક્યાં છો ક્યાં છો ભગવાન હું જગુ તમને મળવા આવ્યો છું જલ્દી આવો ત્યાં તો સામેથી ભગવાન આવતા દેખાયા જગુના આનંદનો પાર નહીં જગુએ એ દિશામાં આંગળી કરીને કહ્યું દાદી માં બા જુઓ પેલા ભગવાન આવે છે છે હવે સાચું બધાએ જગુએ ચિંધેલી દિશા તરફ આંખ માંડી પણ ત્યાં તો કાંઈ જ દેખાતું નહોતું દાદીમાએ પૂછ્યું જગુ ક્યાં છે તારા ભગવાન જગુએ નવાઈ પામીને કહ્યું આ આવે ને જુઓ હવે તો ઠેઠ આવી ગયા અરે આ સામે ઊભા આવો ભગવાન જગુ બે ત્રણ ડગલા ચાલ્યો અને પછી બોલ્યો ભગવાન આ મારા માતા પિતા અને આ મારા દાદીમાં એ સાંભળીને ભગવાન હસ્યા તેમના હસવાનો અવાજ પણ જગુ સિવાય કોઈને ન સંભળાયો માતા પિતાને લાગ્યું કે જગુનું ચસકી ગયું છે કદાચ કાલે એને કોઈ ભૂત ભૂત અહીંથી વળગ્યું હશે એથી આમ કરતો હશે જગુને માતા પિતા અને દાદીમાની આવી વર્તણૂકથી નવાઈ લાગી તેમને ભગવાન દેખાતા નહોતા કે કાંઈ અવાજ પણ સંભળાતો નહોતો દાદીમાએ જગુને કહ્યું જગુ તારા ભગવાનને પૂછ કે અમને કેમ દેખાતા નથી જગુએ ભગવાનને આ વાત પૂછી ભગવાને હસીને કહ્યું જગુ બધા તારા જેવા ભોળા અને શ્રદ્ધાવાળા નથી હોતા એટલે હું એમને દેખાતો નથી ભગવાને જે કહ્યું તે પોપટની જેમ જગુએ કઈ સંભળાયું બધાને પણ પોતે કાંઈ સમજો નહીં કે ભગવાન આ શું કહે છે થોડી વારમાં ભગવાન તો જતા રહ્યા દાદીમાને જગુની વાત પર વિશ્વાસ હતો તેમણે જગુને તેડી લીધો અને વાલથી કહ્યું બેટા જગુ જીવે ત્યાં સુધી આવો ને આવો રહેજે ઓ બેટા તો ભાઈ આ જગુએ ભગવાન જોયા પણ મોટાઓ ન જોઈ શક્યા તો બાળ દોસ્તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને સ્વામીનભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો